सीतासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखासिको भवेत् तमहं सर्वदा वन्दे मद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ देखी लीजिए रहिए कट नहीं हो जाओ अब एफ से स्विच वो फोन क्यों नहीं करी वो वहां से लगा दूं કાલે આપણે લઈને ચાલ્યા હતા આગળ એમાં આપણે એવા જોઈ કે દેહ પ્રાકૃત છે અચેતન છે फोन में जो मैसेज है ना જે પણ સર્વવસ્તુ છે જળ વસ્તુ છે એની અવસ્થાઓમાં પરિવર્તન આવે છે હવે જે અવસ્થામાં પરિવર્તન આવે તદનુસાર એના corresponding એની જે ધર્મ છે એ યુક્તિ છે બદલી જાય. જે નાનું બાળક છે એને આપણે કડક વસ્તુ ન ખવડાવી શકીએ partition તો જે અતિ બાલ્યાવસ્થા છે તે વખતે એના ધર્મ ધર્મને અહીંયા બહુ વ્યાપક અર્થમાં લેવાનું ધર્મનો અહીંયા ડ્યુટી કે કર્તવ્ય કે ધાર્મિક કર્મકાંડ એટલા પૂરતું ધર્મ શબ્દ એ અવસ્થાનો જે ધર્મ તે રીતે આગળ તદ્દન સારી થશે તે જ રીતે એની યોગ્ય શક્તિ સંબંધી જે કંઈ પણ નિર્ણય હશે તે પણ એની અવસ્થાને લક્ષ્યમાં રાખી કરવાનો આવશે એટલે બાળકને આપણે ત્યાં એમ કહેવાય છે કે ત્યાં સુધી દાંત ન આવ્યા હોય ત્યાં સુધી એ બાળકની જે અવસ્થા છે એમાં એના દૃશ્યાસ્પષ્ટનો કોઈ દોષ નથી આપણે ત્યાં છૂટી માર્ગની દ્રષ્ટિથી वॉइस क्लियर नहीं है यू कह रहे હા वॉइस क्लियर नहीं है यू कह रहे हैं मुकेश भाई रो मैसेज ડાયલ કરીને એને કરી દઈએ डायल मारा शो करना होता है ला ડાયલ તો આના પછી આ તો બંધ हो जाएगा હા એ બંધ થઈ જશે કઈ વાંધો નહીં અ, ચાલુ રાખજો જે લોકો હોય તો ષડ ભાવ વિકારો જે દેહમાં છે એ દેહને અનુલક્ષીને એના ધર્મોની અંદર પરિવર્તન આવે છે એ ધર્મ જેમ શરીરની રિક્વાયરમેન્ટના રૂપમાં કે શરીર સંબંધ શુદ્ધિ અશુદ્ધિના રૂપમાં કે એના અંદર જે બીજા લોકો છે એની અપેક્ષાના રૂપમાં એ બધામાં પરિવર્તન અવસ્થા અનુસાર આવતા રહે છે અને એટ કરસ્પોન્ડિંગ એના કર્તવ્યો જેમ બાળક ગમે ત્યાં સીસીટીપી કરી દેતું હોય એ ઉલટી કરી દેતું હોય કોઈ પણ વસ્તુને ખેંચીને લખી દેતું હોય તો એક અવસ્થાથી આગળ વધે ત્યારે પછી પરિવારજનો એને એમ કહેતા થઈ જાય કે હવે તું મોટો થયો કહેવાય હવે આવું તું કરે યોગ્ય નથી ચાલમાં આવ્યું ને તો હવે એ બાળકને આપણે એના કર્તવ્યને અવસ્થા અનુસાર યાદ અપાવી રહ્યા છીએ કે અત્યાર સુધી ઠીક વસ્તુ હતી એ પશુવત ગમે ત્યાં ઠીક જાઓ થઈ જતી પણ હવે સારી અવસ્થા એ નથી તને અવસ્થાના અનુરૂપ આ બધા વ્યવહારો કરવા જોઈએ એમ દેહ છે એના એની અવસ્થાઓને આપણે બે રીતે જોઈ એક તો વર્ણ અનુસાર એ અવસ્થા જન્મથી મૃત્યુ પર્યંત સામાન્ય રીતે એક જ રહે છે એટલે જે જે વર્ણમાં પેદા થયો એ મૃત્યુ પર્યંત એ જ વર્ણની અંદર રહે છે આપવાદિક રૂપથી એવું સંભવ છે કે કોઈ એવા દુષ્કર્મ કરે તો એના કારણે એનું એ વર્ણમાંથી અથવા પતન થાય એટલે જેમ આપણે ત્યાં આ વિષયને બહુ ભારપૂર્વક વારંવાર કહેવામાં આવે છે આજના દિવસોમાં કે ભગવત સેવા તથા એની આજીવિકા જો કરવામાં આવે એટલે એનાથી દ્રવ્યોપાર્જન કરી અને પોતાનું ગુજરાન ચલાવવામાં આવે તો શાસ્ત્રના હિસાબે એ બ્રાહ્મણ ત્રણ વર્ષ સુધી જો એવું કન્ટિન્યુ રાખે તો એ બ્રાહ્મણ મટીને ચાંડાલના જેટલો અપવિત્ર બની જાય ચાંડાલ એટલે જે મરેલા પ્રાણીઓના ચામડા ખેંચી અને એનાથી વ્યવસાય ચલાવતો હોય એ તો એ બ્રાહ્મણ પણ દેવ પૂજાને પોતાની આજીવિકા બનાવે કે ભગવત કથાને પોતાની આજીવિકા બનાવે તો એ બ્રાહ્મણ ન રહી જઈને ચાંડાલ થઈ જાય પતિત થાય એના સ્પર્શથી પણ આપણે અવળાઈ જઈએ પહેર્યા આપણે સ્નાન કરવું જોઈએ આટલું કઠોર વિધાન શાસ્ત્ર કરે છે તો આ એક એવી પરિસ્થિતિ છે ખાસ કે જેમાં જે કોઈ ચોક્કસ વર્ણમાં એનો જન્મ થયો છે એ વર્ણ ભલે જન્મથી એનો જે પણ હોય પણ આવા કોઈ દુરાચરણને કારણે એનું અધપતન થઈ જાય છે અને પછી એ વર્ણ નથી રહી જતો નહીં તો જે વર્ણમાં જન્મ છે મૃત્યુ પર્યંત એનું એ જ વર્ણ જળવાયેલું રહે છે એટલે એ દેહ તે જ વર્ણનો કહેવાશે પણ આશ્રમના હિસાબથી એની અવસ્થાઓ બદલાશે એટલે પ્રારંભિક બ્રહ્મચર્ય આશ્રમ છે પછી ગ્રહસ્થ પછી વાનપ્રસ્થ અને પછી કન્યા તો એ જે જે અવસ્થાઓ એની આશ્રમની બદલાશે તે અનુરૂપ એના કર્મ છે કે એના કર્તવ્યો છે એ પણ બદલાતા જશે જેમ સ્કૂલમાં તમે જાઓ અને તમારા જેમ જેમ સ્ટાન્ડર્ડ ચેન્જ થતા જાય તેમ તેમ તમારો કોર ટાઈમિંગ આ બધી વસ્તુઓ છે બદલાતી જાય તે રીતે છે પણ આ બધામાં જેમ વિદ્યાર્થીના સ્ટાન્ડર્ડ બદલાય પણ વિદ્યાર્થી પણું જે છે એ નથી બદલાતું એટલે એક વિદ્યાર્થી તરીકેના જે પણ ફરજો છે કર્તવ્યો છે એ બધા એના થ્રુઆઉટ અભ્યાસકાળ દરમિયાન એના એ જ રહેવાના છે સમજમાં આવ્યું ને સ્ટાન્ડર્ડના અનુસાર એનો પાઠ્યક્રમ બદલાશે એના ટીચર્સ બદલાશે ક્લાસરૂમ બદલાશે કદાચ યુનિફોર્મ બદલાય ટાઈમિંગ એના બદલી શકે આ બધી વસ્તુઓમાં પરિવર્તન આવે પણ વિદ્યાર્થીનો જે ધર્મ છે એ જ્યાં સુધી એ વિદ્યાર્થી અર્જન કરી રહ્યો છે ત્યાં સુધી થ્રુઆઉટ એ જ રહેશે એટલે એ સ્ટેટિક નેચરનો છે જેમ આપણે વર્ણમાં સમજીએ છીએ તેમ હવે માની લો કે વિદ્યાર્થી ન રહી ગયો એનો વિદાય સમારોહ થઈ ગયો સ્કૂલ પણ પૂરી થઈ કોલેજ પણ પૂરી થઈ યુનિવર્સિટીમાંથી પણ ભણી રહ્યો હવે વિદ્યાર્થી નથી તેમ છતાં પણ એનો કોઈ એક એવો નેચર હશે કે જે જન્મથી લઈને અને હજી સુધી એનો એ સ્વરૂપ અક્ષુણ હશે એ શું કે ભારતીય છે તો ભારતીયતા એની કોઈ પણ સ્થિતિમાં બરકરાર છે એટલે ભારતના નાગરિક તરીકેના જે કર્તવ્ય છે એ કર્તવ્યો એના લાગુ એના ઉપર રહેશે અથવા એ કોઈકનો પુત્ર છે કે કોઈકનો પતિ છે કોઈકનો ભાઈ છે આ જેટલા પણ એના સ્વરૂપો છે એ બધા સ્થાયી છે એમાં આ ભણતરમાં આવતા પરિવર્તનના કારણે કે સ્કૂલમાંથી કોલેજમાં જવાને કારણે કોઈ પરિવર્તન નથી આવતું કે કોલેજમાંથી યુનિવર્સિટી અને એમાંથી પણ બહાર આવવાથી કોઈ પરિવર્તન નથી આવતું ભાઈ તરીકે કે પુત્ર તરીકે એના જે કર્તવ્ય છે એ યથાવત રહેશે તો આ રીતે આપણે એ વાત જોઈ કે કેટલુંક પરિવર્તનશીલ છે અને કેટલુંક અપરિવર્તનશીલ છે હવે આ જાતનો જે આપણા વ્યક્તિત્વમાં જે પરિવર્તનશીલ છે અને એમાં જે અપરિવર્તનશીલ છે એને આપણે દેહ અને આત્માની સાથે સરખાવીને સમજી શકીએ કે આત્મા છે એમ સમજો કે ભારતીય તો એ વિદ્યાર્થી બન્યો એ પછી વિદ્યા પ્રાપ્ત કરીને નિવૃત્ત થયો પછી વ્યવસાયી બન્યો તે પછી વ્યવસાયમાંથી નિવૃત્ત થયો પછી કોઈ એનજીઓમાં એને ઓનરરી કોઈ સર્વિસ આપી રહ્યો છે તે પછી સિનિયર સિટીઝન બની અને હવે બીજી કોઈ પણ એ કર્મ નથી કરી શકી રહ્યો અને પોતાના કુટુંબ પરિવાર છે કે સમાજના કેવલ આશ્રિત રહી રહ્યો છે તો હવે આ બધી જ અવસ્થાઓમાં બદલાતા કર્તવ્યો હોવા છતાં પણ એની જે ભારતીયતા છે એમાં કોઈ જાતનું પરિવર્તન નથી એમ જીવાત્માનું જે સ્વરૂપ છે એ દૃષ્ટિકોણથી એનું જે કર્તવ્ય પ્રાપ્ત છે એ કર્તવ્યનું સનાતન કર્તવ્ય છે અને એને આપણે કઈ રીતે જોયું ભક્તિ શરણાગતિ આ એનું કર્તવ્ય છે હવે આમાં એક વાત ધ્યાનથી એ સમજવાની છે કે આપણે જીવાત્માનો નેચર આ પ્રસંગમાં થોડું સમજી લેવું જોઈએ કંઈક આ જાતનો આપણો ત્રણ પરતોમાં આખું વ્યક્તિત્વ છે આ દેહ છે સ્થુલ દેહ સમજે ને આ આઉટર મોસ્ટ લેયર આ છે એ સૂક્ષ્મ છે સૂક્ષ્મ દેહ અને આ જીવ છે પરિવર્તન મોટા મોટા પરિવર્તનો આમાં આવે છે સ્થૂલ દેહમાં એ પરિવર્તન કેવા કે કોઈક જન્મમાં કોઈક યોની છે એની મનુષ્ય છે પશુ છે પક્ષી છે પછી એ પર્ટિક્યુલર જે કોઈ પણ શરીર એને મળેલું છે એની અવસ્થાઓના અંદર આવતા પરિવર્તન ષડભાવ વિકાર જે આપણે જોયા તે આ બધી વસ્તુઓ અહીંયા થઈ રહ્યું છે આ જે છે એ સૂક્ષ્મ દેહ છે સૂક્ષ્મ મતલબ શું થાય કે સ્થૂલ દેહ ભૌતિક છે ભૌતિક એટલે ભૂતથી બનેલું અથવા ભૂતોથી બનેલું ભૂતો કયા કયા પંચમહાભૂત જે કહેવાય છે તે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ એટલે પાંચ ભૌતિક એમ પણ કહેવાય છે આને હા આને પાંચ ભૌતિક પણ તમે કહી શકો પંચ મહાભૂતોથી આ ભૌતિક છે સૂક્ષ્મ દેહ છે એ પંચમહાભૂતોનું બનેલું નથી એટલે એને અભૌતિક કહેવાય આ બધું લખતા દેજો હું ભટુજી લઈને આવો જાઓ આ વિષય તમને નથી કરાવેલો યાદ છે ગોપાલ આવું કંઈ કરાવ્યું હોય એવું નથી હાલથી નહોતા અભૌતિક છે આની અંદર શું હોય છે એની આઈટમ પણ તમે લખી લો જેમ અગિયાર ઇન્દ્રિયો અથવા અત્યારે એને દસ લખો ને દસ ઇન્દ્રિયો લખો એટલે પંચ જ્ઞાનેન્દ્રિયો પંચ કર્મેન્દ્રિયો પછી અંતઃકરણ હવે પેન લેવા જવાનું અંતકરણ પછી પ્રાણ પછી તન્માત્ર પછી તન્માત્રા એટલે રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શ પછી પ્રાણ પ્રાણ બટુકજી પંચ પુરાણો કયા પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વિપાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા બ્રહ્મણે સ્વાહા આ પંચ પ્રાણ છે પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન આ પંચપ્રાણ અક્ષરો અલૌકિક છે તો એનો ઉપાય નથી નીચે નમાતું નથી અંતઃકરણ મન હિન્દી ગુજરાતી દરગુજર કરશો ચિત્ત અને અહંકાર અરે ભગવાન કોઈ આવી હમ दस इंद्रिओ आटलू भेगू थी सूक्ष्म शरीर तो सूक्ष्म देह अथवा लिंग शरीर अथवा कारण शरीर जुदा जुदा सूक्ष्म देह कहो सूक्ष्म शरीर कहो अथवा लिंग शरीर कहो के पी कारण શરીર એમ એના બધા જુદા જુદા નામો છે હા હા હમ એ તો વાત છે એના માટે તમારે કોમ્પ્યુટરનો કોર્સ હાર્ડવેર અને સોફ્ટવેર એનો અલગ અલગ કરી લેવાનો તો હાર્ડવેર જેટલું છે એ બધું સ્થૂલ શરીર છે સોફ્ટવેર બધું છે એ બધી સૂક્ષ્મ શરીર હોય ને અભૌતિક હોય એમ શક્તિરૂપ શક્તિના રૂપ જેમ આમાં કેબલ છે કે બલ્બ છે આ બધું આપણે જેને જોઈ શકીએ અનુભવી શકીએ એવું છે પણ એમાં જે વિદ્યુત પ્રવાહ છે એ શક્તિ રૂપમાં છે હા બધું શક્તિ હા હા હા ફંક્શન બધા છે અત્યારે એટલી બધી ડિટેલમાં નથી જઈ રહ્યા અત્યારે ખાલી આપણો હેતુ એ છે કે સૂક્ષ્મ શરીર અને સ્થૂલ શરીરનો ભેદ આપણે સમજવા માંગીએ છીએ આમાં જે સ્થૂલ દેહ છે એ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આ પંચ મહાભૂતો છે એનું બનેલું છે અને ભૌતિક હોવાને કારણે આપણી ભૌતિક ઇન્દ્રિયોથી એનો અનુભવ થઈ શકે છે પણ આના ભીતર રહેલો જે સૂક્ષ્મ દેહ છે એ અભૌતિક છે એટલે શક્તિરૂપ છે એને કારણે આપણે ચક્ષુરેન્દ્રિય કે સ્વગેન્દ્રિય કે કોઈ પણ જ્ઞાનેન્દ્રિય એનાથી આપણે એનો અનુભવ કે સાક્ષાત્કાર કરી શકતા નથી હવે આમાં એ વાત સમજો કે જ્યારે મૃત્યુ થાય મનુષ્યનું તે વખતે આ દેહ પોતાના કારણ તત્વોમાં લીન થાય એટલે આ પાંચ તત્વોનું બનેલું છે અમાર જેનું પણ પાર્થિવ છે પાર્થિવ પાર્થ છે તે પૃથ્વી તત્વમાં લીન છે એટલે રાજેમ એટલે કે અમાર જેનું પણ જલીય હશે એ જલ તત્વમાં જો છે આપણે કહી છી કે જે માં આપણે પૃથ્વીમાં 70% પાણી છે એમ આપણા શરીરમાં પણ એમ કહેવાય છે કે સેવન્ટી પર્સન્ટ પાણી છે જેટલું જલ આપણા શરીરમાં છે એ આ જગતની અંદર જે જલ તત્વ છે વ્યાપક એની અંદર લીન થઈ જાય છે તે જ રીતે બીજા પાંચ તત્વો તેજ વાયુ અને આકાશ જ્યાં સુધી મોક્ષ ન મળે એટલે એની મુક્તિ ન થાય પુનર્જન્મ એનો કેન્સલ ન થાય ત્યાં સુધી જીવાત્માના ઉપર આ સૂક્ષ્મ શરીર છે એનું આવરણ લાગેલું રહે છે અને મોક્ષનો મતલબ સ્વર્ગ પ્રાપ્તિ એમ નહીં કેમ કે સ્વર્ગની અંદર તો મોક્ષ નથી કહેવાતો એ તો ભોગનું સ્થાન છે એટલે સ્વર્ગવાદી લોકની અંદર આત્મા જાય તે વખતે સૂક્ષ્મ શરીરની સાથે જાય છે કેમ કે સ્વર્ગીય લોકનો ભોગ કરવા માટે જો એના પાસે આ ઇન્દ્રિયો ન હોય તો એ ભોગવે કેવી રીતે તે કારણે જીવાત્માની સાથે સ્વર્ગ વગેરે લોકની અંદર આ સૂક્ષ્મ શરીર પણ જાય છે હવે એ સૂક્ષ્મ શરીર દસ ઇન્દ્રિયો અંતઃકરણ પ્રાણ અને પંચતન માત્રા આનો આખો એક સંઘાત છે આ શક્તિરૂપ છે અભૌતિક છે એને કારણે એનો સાક્ષાત્કાર કરવાનો સામર્થ્ય આપણા જે પ્રાકૃત ઇન્દ્રિયો છે એમાં નથી હવે કોઈના અંદર જેમ યોગી છે એ યોગ સાધનાથી એવી શક્તિ પ્રાપ્ત કરે તો એને અભૌતિક જે તત્વો છે આ સંસારમાં એનો પણ અનુભવ કરવાની શક્તિ ભગવાન એને પ્રદાન કરે તો એ જોઈ શકે આપણે જેમ આપણી આંખોથી બેક્ટેરિયા પણ આપણને દેખાતા નથી સિવાય કે એવા યંત્રોનો સહારો આપણે ન લીધો હોય કે વાયરસ છે એ પણ આપણને નથી જોઈ શકતા એ જ આપણા યંત્ર હોય તો આપણે એની સહાયતાથી જોઈ શકીએ આપણા જે અત્યારે જે નેત્રો છે એ નેત્રોને જેમ ચશ્માના રૂપમાં એક એક્સટેન્શન આપણે આપ્યું પછી ટેલિસ્કોપ કે બાયનોક્યુલર કે પેરિસ્કોપ આવા બીજા સાધનોને આપો એનાથી પણ વધારે તમે સૂક્ષ્મ દર્શક યંત્ર છે એ લાવો તો તમે આ બધી વસ્તુઓને પણ જોઈ શકો એમ યોગી વગેરે છે કે ભગવત કૃપાથી જેમને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય કે જે ભૌતિક ન હોય એને એનો પણ સાક્ષાત્કાર કરી શકે તો એ આ સૂક્ષ્મ શરીર છે એનો પણ અનુભવ કરી શકે છે હવે આની અંદર જે જીવાત્મા છે એ ભૌતિક નથી સૂક્ષ્મ શરીરના જેવું એ અભૌતિક પણ નથી કેમ કે આ ભૌતિક ન હોવા છતાં પણ છે જળ આ જેટલા પણ તત્વો છે એ બધા જળ તત્વો છે એને આપણે ત્યાં બીજા શબ્દમાં પ્રાકૃત પણ કહ્યું છે સૂક્ષ્મ શરીર પણ જળ કે પ્રાકૃત તત્વોનું બનેલું છે ભલે એ ભૌતિક ન હોય પણ જીવ તત્વ જે છે એ અપ્રાકૃત છે અને ચેતન છે જીવ કેવું છે અપ્રાકૃત અને ચેતન આ નેચરનો જીવ હોવાને કારણે આમાં કોઈ જાતનું પરિવર્તનને અવકાશ નથી આજે મેં ક્યાંક વાંચ્યું હતું કે ભારતની અંદર લગભગ બધી વસ્તુઓમાં ભેટ થયો છે એક વસ્તુને બાદ કરીને ઇલેક્ટ્રિસિટી જો તમને ખાતરી ન થતી હોય તો અડપીને જોઈ લો એકદમ ભેળસેળ રહિત વસ્તુ છે એક અમારા ઘરના સામે ભાઈ હતા કેવડિયા કોલોનીમાં એન્જિનિયર હતા એમનું નામ તો ભૂલી ગયો પણ વાઘ બકરી નામથી જ અમે એમને ઓળખીએ છીએ તો એ વાઘ બકરી અમને લઈને એને ગયા જ્યાં ટર્બાઇન છે આમાં કે સરદાર સરોવર ડેમમાં જ્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે પછી એમાંથી જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એ બહુ મોટા ઇન્સ્યુલેટેડ પાઇપમાંથી એના કેબલ બહાર જાય છે ત્યાં મને લઈને ગયા પછી કે હવે તમે અહીંયા ફીલ કરો શું ફીલ કરીએ કે આના નીચે ઊભા રહો તો હું ઊભો રહ્યો તો મારા બધા વાળા ઊંચા થઈ ગયા એનું એ જે પાવર ત્યાંથી જનરેટ થઈને જઈ રહ્યો છે એનો એટલો ત્યાં આકર્ષણ હતું કે વાળ બધા ઊંચા થઈ ગયા એટલે ત્યાં બધા જ ગુરુત્વાકર્ષણના નિયમોનો ભંગ થઈ ગયો નીચે જવાના બદલે બધું ઉપર થઈ ગયું તો એ શુદ્ધ છે એમ <laughs> જીવાત્મા જે છે એ પણ આ જાતનો અપ્રાકૃત હોવાને કારણે અને ચેતન હોવાને કારણે એમાં કોઈ જાતનું પરિવર્તન કે વિકાર આવતો નથી આ વાત આપણે ખાસ સમજવાની હતી કયા સંદર્ભમાં કે દેહ ધર્મ પરિવર્તનશીલ છે કેમ કે દેહ પણ પરિવર્તનશીલ છે એની તુલનામાં આત્મા અપરિવર્તનશીલ છે એને કારણે આત્મધર્મ પણ સદા સર્વદા એક જ રહે છે જ્યાં સુધી આત્મ સ્વરૂપ છે ત્યાં સુધી એના ધર્મમાં પરિવર્તન નથી અને એ આત્મધર્મ આપણને ક્યાંથી જાણવા મળે છે એના સંદર્ભમાં ભગવાન આપણને આત્મ સ્વરૂપનો બોધ કરાવી અને ભગવાન ઉપદેશ પણ આપે છે જે આપણે ગઈકાલે જોયું મમય વાંશો મમય વાંશો જીવ લોકે હા આત્મિક અહંકાર માંથી પેદા થાય શરીર તો ત્યાં ભગવાન આપણને એમ કે છે કે અહીંયા જીવલોકમાં જે જીવ છે મારો અંશ છે ધ્યાન સમજો આપણે એક તરફ ભગવાન એમ કે છે કે સર્વ કઈ હું જ છું યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુનમ અહીંયા જે કંઈ પણ છે એ બધાનું મૂળ હું જ છું જે પણ પેદા થયું છે એ મારામાંથી થયું છે અને હું જ તે રૂપમાં પેદા થયો છું તો જળ અને જીવ એમાં કંઈ જળનું કારણ કંઈક બીજું હોય કંઈક બીજામાંથી પેદા થયું હોય જીવ કોઈક બીજામાંથી પેદા થયું હોય એવું નથી તો ભગવાન જ્યારે એમ કે છે કે મમય વાંચો જીવ લો કે જીવ ભૂત તો એ જીવને સ્પેસિફિકલી મેન્શન કરવાનો પછી શું મતલબ રહે છે આવી ખ્યાલમાં એ વાતને ધ્યાનથી સમજો કે બ્રહ્મ આને હું સમજો धर्म ने अपने एक शब्द में जो कहव हो तो सच्चिदानंद कहवाये सच्चिदानंद सत ચિત આનંદ આમાં આપણી સમજ માટે સત અને ચિત એમ કહેવામાં આવે છે પણ બ્રહ્મનું મુખ્ય સ્વરૂપ કે લક્ષણ છે આનંદ છે આનંદ કોના માટે આપણે શબ્દનો પ્રયોગ કરી શકીએ કોઈ વસ્તુ જડ અચેતન વસ્તુ હોય એના માટે આપણે આનંદ કહી શકીએ એ બહુ આનંદમાં છે આનંદ કહીએ તે વખતે એનું ચૈતન્ય સ્વરૂપ હોવું કે છિદ્રૂપ હોવું કહેવાય જ જાય છે હવે જે વસ્તુ ચિદ્રૂપ છે એ સત છે કે અસત છે એટલે એનું છે કે અસ્તિત્વવાન નથી એવું અલગથી કહેવું પડે તો જ્યારે આપણે ચિત્ત કહીએ તો એની અંદર એ સત્તાવાન છે એ કહેવાય જ જાય છે તો ચિત્તની અંદર સત કહેવાય જાય છે આનંદની અંદર સચિત બંને કહેવાય જાય છે પણ આપણી એટલી સમજ ન પહોંચતી હોય શાસ્ત્ર આપણને સમજાવે છે કે બ્રહ્મ કેવું છે આનંદ છે એને અહીંયાથી આપણે સમજી શકીએ કે હવે આ અખંડ બ્રહ્મ છે એટલે આનંદ સ્વરૂપ પછી બ્રહ્મ એમ ઈચ્છા કરે છે કે મને ક્રીડા કરવી છે પણ મારા સિવાય કઈ વસ્તુ છે નહીં તો ક્રીડા હું કેમ કરું તો એ પોતાની અંદર જ સેલ્ફ ડિવિઝન કરે છે પોતાના જે ધર્મો છે ગુણધર્મો છે એમાં એટલે આનંદ છે સ્પ્લિટ થાય છે સત્ચિત અને આનંદ એમાં પણ હજી આ જે સ્પ્લિટિંગ જે છે એ પણ બ્રહ્મના લેવલે જ છે સ્વરૂપભૂત છે એ પણ બધા એટલે તપ પણ આનંદ સ્વરૂપ છે ચિત્ત પણ આનંદ સ્વરૂપ છે તે પછી બ્રહ્મ એમ ઈચ્છા કરે છે કે નહીં હવે મારે મારી સદંશથી સૃષ્ટિનો વિસ્તાર કરવો છે એટલે આ પતને ચિત્ત અને આનંદથી એની બાદબાકી કરી એટલે આનંદ માઇનસ ચિત્ત બરાબર આવું કંઈક ગણિત બરાબર બેસાડે છે ગણિત સમજમાં આવ્યું ને આ વિભાજન જ્યારે થાય છે ત્યારે આ જે સત એમાં આ બે સાયલેન્ટ છે છે ખરા પણ સાયલેન્ટ છે આગળ જઈને ચિત્ત ચિત્ત નહીં હો સ્પેલિંગમાં હંમેશા ધ્યાન રાખજો આવું ક્યારે પણ આ નહીં કરવાનું આ ચિત્ત એટલે અંતઃકરણમાંનું જે એક વૃત્તિ જે છે તે અને આ છે ચિત્ત સકાર હલન આ પણ સ્થિતિ એ જ બનશે આનંદ એટલે એમ સમજો કે આનંદ છે એ બહાર આવી ગયો અને રહ્યો ચિત્ત એટલે સચિત એમ અને તે પછી એક કેવલ આનંદ પણ આ આનંદ કયો જાતનો આનંદ છે એ આના ધર્મરૂપ આનંદ મૂળ નહીં આપણે એમ સમજીએ કે જેમ આ લાઈટ નો સોર્સ છે અને અહીંયા કે તમને જ્યાં પણ રિફ્લેક્શન દેખાતું હોય અહીંયા જે રિફ્લેક્શન આનું દેખાઈ રહ્યું છે એ આનો એક કંઈક એક્સટેન્શન છે એ આ સોર્સ નહીં લાઇટ બંને છે આ પણ છે લાઇટ આમાં પણ લાઇટ છે પણ આ સ્વરૂપભૂત છે અને આ ધર્મભૂત છે સમજ આવી ગયું ને તો એવી રીતે આ જે આનંદ છે એ પણ આના ધર્મભૂત આનંદ કહેવાય આ ચિત્ત છે એ આના ધર્મભૂત ચિત્ત છે અને આ સત છે મૂળના ધર્મભૂત સત છે એને આપણે સમુદ્ર અને તરંગના દ્રષ્ટાંતથી સરળતાથી સમજી શકીએ કે સમુદ્રની જે તરંગો છે એની અંદર જે લિક્વિડિટી છે એની અંદર જે સોલ્ટ છે એ બધા કેરેક્ટરિસ્ટિક જે આમાં છે એ બધા તરંગમાં પણ છે પણ તરંગમાંના જે આ તત્વો છે એ સમુદ્રના તુલનામાં અલ્પ છે એની માત્રા ઓછી છે એવી રીતે અહીંયા જે સચ્ચિદાનંદ છે એ સચ્ચિદાનંદ અને સૃષ્ટિ પ્રકટ કરવા માટે બ્રહ્મ પોતાના ધર્મોની અંદર વિભાજન કરે છે અને ત્યારે જે સચિત અને આનંદ આને પૃથક કરે છે એની ક્વોલિટીમાં આ અંતર છે જેટલો સમુદ્ર અને એની તરંગની વચ્ચે છે સમજાઈ ગયું આ વાત આપણે તેના માટે ચર્ચા કરી રહ્યા છીએ કે સર્વ કંઈ બ્રહ્મ જ બન્યો છે તો પછી જીવલોકમાં જીવ બનેલો મારો અંશ છે એમ જીવને સ્પેસિફિકલી અંશરૂપ કહેવાનું શું પ્રયોજન બધું જ કંઈક બ્રહ્મનો અંશ છે એમ કહી દો ને આ બધું જે છે તે મારો અંશ જ છે પણ એમ નથી એટલા માટે ભગવાન એમ કહે છે કે આ જે ચિત્ત છે એ ચિત્તમાંથી અસંખ્ય જે जीव चैतन्य पैदा थे ये बदा तो अंश है आ तत्मा प्रकृति से पैदा पी त्र गुणों पची पंचतन मात्रा पची महाभूतो भूतो कहो આ ઘણી બધી લાંબી લચક અહીંયા બધી પ્રોડક્ટ બહાર આવી છે અહીંયાથી બ્રહ્મ ભગવાન એમ કહી રહ્યા છે કે આ તો મારો અંશ છે આને હું મારો અંશ નહીં કહેવા માંગુ આ બધા મારા પ્રોડક્ટ છે પ્રોડક્ટ એટલા માટે છે કે અંશ જો હોય તો અંશ તો સદા સર્વદા એક જ નેચર નેચરે પોતાનો મેન્ટેન કરે છે આ બધા પોતાના એક જ નેચરને મેન્ટેન નથી કરતા એમાં પરિવર્તન થતું રહે છે એને કારણે આ બધા વિકારવાન છે આ અવિકારી છે આ બધું પ્રાકૃત છે આ અપ્રાકૃત છે આ બધા ઉત્પત્તિ નાશશીલ છે આ સનાતન છે આ એનો અંતર છે એટલે અહીં તો આપણે અંશ કહીશું જીવ ચૈતન્ય છે એને કેમ કે નેચર થ્રુઆઉટ એક જ મેન્ટેન થાય છે પણ આ જે તદંશમાંથી જે પેદા થયું છે અને એનો જે વિસ્તાર થયો છે એની અંદર ઘણા બધા જાતના પરિવર્તનો આવતા રહે છે એટલે ભગવાન આને અંશ કહેવાનું પસંદ નથી કરતા જીવ છે એને અંશ ભગવાન કહેવા માંગે છે શું સમજાયું હેલી કહેવાનું બધું જ પ્રશ્ન એ છે પ્રશ્ન શું છે તું બોલ ભગવાન કહે છે કે આ એ આ પ્રોબ્લેમમાં ભગવાન કે અંતિમ મારા ચંદ્ર છે મારો અંશ તો એ જે રીતના જેટલા પણ ચૈતન્ય અંશ છે જીવો છે એ બધાને ભગવાન અંશ કહે છે અંશ કહે છે હા પણ આ તત્ બ્રહ્મના તત્માંથી જે પ્રાકૃત પદાર્થો બન્યા છે અને જ્યાં જળ સૃષ્ટિ બની છે પ્રાકૃત કહો ત્યાં જળ કહો એને ભગવાન અંશ ન કહીને એને બીજું નામ આપવા માંગે છે કે આ બધા મારા પ્રોડક્ટ છે મારું કાર્ય છે તો કઈ ફરક નથી પડતો આ પણ બ્રહ્મે જ ધારણ કરેલું રૂપ છે આ પણ બ્રહ્મે ધારણ કરેલું રૂપ છે પણ અહીંયા જેટલા રૂપો છે એટલા એના નામ છે અહીંયા કોઈ નામ જ નથી સૌથી મોટો ડિફરન્સ આ બે વચ્ચે આ છે એટલે વહી રહી છે બારી ખોલી અને આપણા કપડાં સફળ થવા લાગે તો આપણે એને કહીશું કે આ વાયુ છે અંધારું માટે સવારે સૂર્યોદય થાય તો પ્રકાશ કહીશું પથારીમાંથી આપણે પગ નીચે મૂકીશું આપણે કહીશું કે આ પૃથ્વી છે હવે આ બધું જ જો બ્રહ્મ છે તો બધી જગ્યાએ એનું એક જ નામ હોવું જોઈતું હતું એક જ નામ કે એના રૂપના અનુસાર એના બધા નામ જુદા જુદા છે તે જ રીતે બધાના ફંક્શન પણ જુદા જુદા છે એ રૂપ બદલે પણ છે સમજાયું ને એ રૂપોની અંદર જેમ અત્યારે આપણે આ વસ્તુ છે એને ચારપાઈ ટેબલ અહીંયા તમે જુઓ ને તો ટીપોઈ એવું એ નામથી આને ઓળખો છો પણ બે ચાર પાંચ વર્ષ પછી અથવા તો પાઠશાલાના વિદ્યાર્થીઓ જો કૃપા કરે આના ઉપર તો કદાચ એક બે દિવસમાં પણ આ બંગાર બની જાય તો હવે તે સ્થિતિમાં આનું નામ પીપોઈ નહીં રહી જઈને પ્લાસ્ટિક વેસ્ટ ભંગાર એ નામથી આને આપણે ઓળખીશું તો બદલાઈ ગયું ને નામ પણ જીવની સાથે આવું નથી થતું એટલે જીવ મનુષ્ય એવા દેહમાં છે તો જ જીવ છે એમ નહીં એ બેક્ટેરિયા કે વાયરસ કે વૃક્ષના રૂપમાં જશે તો પણ એ જીવ જ કહેવાશે એના કોઈ ગુણધર્મની અંદર પરિવર્તન નહીં થાય એટલા માટે એને અંશ કહ્યું છે અને જેના રૂપમાં પરિવર્તન આવતા નામમાં અને એના કાર્યમાં પણ પરિવર્તન આપણે અનુભવી શકીએ છીએ તો એ બધા જેમ આપણે કોઈને દમનો રોગ થાય અને એકદમ દમનો એનો અટેક આવે અસ્થમાનો એને ઓક્સિજન આપવામાં આવે હવે ઓક્સિજન આપવામાં આવે બાટલામાંથી આપણે એમ કે ચારે બાજુ તો વાયુ ફેલાયેલી છે બાટલામાંથી આપવાનો શું સેન્સ છે વાયુ ભલે કહેવા માટે વાયુ છે પણ વાયુની અંદર પણ ઘણા બધા પ્રકારો છે ને એક જ રૂપ આપણે સમજીએ છીએ તેમ છતાં પણ એના રૂપાંતર બીજા અને તેના અનુસાર એના કાર્ય પ્રભાવમાં પણ આપણને પરિવર્તન જોવા મળે છે કે નહીં એટલે આપણે એને અંશના રૂપમાં નહીં ખપાવી શકીએ એને એનાથી કંઈક અલગ ઓળખ આપવી પડશે એટલે કે મહાપ્રભુજી આ વાતને આપણને એમ સમજાવવા માંગે છે કે જીવ છે અંશ છે અને તે સિવાયની જળ સૃષ્ટિ છે એ બ્રહ્મનું પ્રોડક્ટ એનું ઉત્પાદન છે તો આ ભગવાનનું જે વચન એના ઉપરથી ઉભો થયેલો જે કૃષ્ણ એ જીવને જ ભગવાન શા માટે અંશ કહે છે અને જળ પણ ભગવાન જ પોતે બન્યા છે તેમ છતાં પણ એને કેમ અંશથી કહેવામાં આવતું એનું આપણે કારણ અહીંયા સમજ્યા હવે એ જે અંશ સ્વરૂપ છે એ જેનો અંશ છે એ બ્રહ્મને શું કહેવાય છે અંશી અંશ અને અંશી એનું રિલેશન એ જાતનો છે કે જેમ સંતતિ અને એના જનક માતા પિતા કે નાગરિક અને એનું રાષ્ટ્ર કે શિષ્ય એનો ગુરુ એવી જાતનું જે રિલેશન છે એ રિલેશન અંશ અને અંશીનો છે તો જે જેનો અંશ છે જે જેનો પાર્ટ છે એનું એક આકર્ષણ સહજ બંનેને પરસ્પર હોય જ છે કોઈ દૂરીને કારણે કે કોઈ અજ્ઞાનને કારણે એ આકર્ષણનો અનુભવ અમુક સમય કોઈ ન કરી શકતું હોય એ સંભવ છે પણ એના વચ્ચેનું આકર્ષણ છે સદા સર્વદા રહે છે એટલે અંશી અંશને શોધતો હોય છે અંશ અંશીને શોધતો એ દૃષ્ટિથી વેદ એમ સમજાવે છે હવે આ વાતને ખાસ ધ્યાનથી સમજી લેજો યો યદંશ તમ હિન્દી ચાલી રહી છે ને ભજેત અને યદ અંશ જે જેનો અંશ છે તે તેનું ભજન કરે તેનું એટલે અંશીનું યો યદ યદંશ સતમ ભજે જેમ આપણે બજારમાંથી કોઈ વસ્તુ લઈને આવ્યા અને બહાર આંગણામાં છોકરાઓ રમતા હોય અને એ છોકરાને આપણે વસ્તુ આપીએ એનો જે મા બાપ હોય એ આપણને શું કહે તમે તમારા છોકરાને ખવડાવો અમને અમારા છોકરાને ખવડાવતા આવડે છે સમજ આવ્યું ને એમ We are experiencing technical difficulties. You may not hear everyone on the call. You will be prompted when the conference is reconnected. This conference has been reconnected. તેના પ્રત્યેક અંશ છે એનું કર્તવ્ય છે હવે ભજનનું સ્વરૂપ કેવું હોઈ શકે એ એમાં ચોઈસ હોઈ શકે દરેકની યજ્ઞ કરે જપ કરે તીર્થાટન કરે એના બધા ભક્તિના રૂપમાં સેવન કરે એ જે પણ હોઈ શકે જેની જેની સામર્થ્ય અને જેમાં જેની રુચિ પણ યોગ યદન પ્રથમ ભજે આ સનાતન સિદ્ધાંત છે એને આપણે સમજીએ મને લાગે છે અહીંયા આપણો સમય થયો છે પછી કાલે નહીં કરીએ ને સોમવારે તો આટલું જરા તમે લોકો વિચારી લેજો જે જે વિષયની આજે ચર્ચા કરી છે સૂક્ષ્મ શરીર સ્થૂલ શરીર તારે કરી દો ને કલ્યાણ નાઇન વન भागवत की टीका श्री ने जी करी तो माधव भट्ट लेखक जाए जहाँ माधव भट्ट न समझे समझते तहाँ लेखन छोड़ी बैठी रहते तब लिखते और माधव भट्ट श्री आचार्य जी के आगे ऐसे बैठते जो आव न दिखे दिखे Thank you. સારો વિચાર એટલે માધવ ભટ્ટને લેખન અભ્યાસ હતો તો તેમણે આ શ્રી ભાગવતની ટીકા અને સુબોધિની તેનો ઉપયોગ કર્યો કે તેમને સારો અભ્યાસ હતો તો તેમણે આવા કાર્યમાં તેનો ઉપયોગ કર્યો એટલે આપણામાં કોઈ પણ આવડત હોય તો એને સૌથી પહેલા આપણે શ્રી ઠાકોરજીની સેવામાં આપણે એનો ઉપયોગ કરવો જોઈએ દાખલા તરીકે એટલે કોઈ પણ ના તેમ છતાં પણ એકાદ દ્રષ્ટાંત આપો જીજી મને આમાં એ વાત ખબર પડી કે એટલે આપણે કોઈ દિવસ ગુરુ કે શ્રી ઠાકોરજીની સામે પગ ધરીને એટલે પગ દેખાય એવી રીતે ના બેસવું જોઈએ એ સદાચાર છે જે પછી આપણને ઊભા રહી જતા કે ભાઈ શું એટલે પછી મહાપ્રભુજી એને સમજાવતા એટલે જે પણ મહાપ્રભુજીના વચનામૃત હતા એ સીધા લખતા નતા જતા પણ સમજી સમજીને કરતા હતા એમ સમજ્યા વગર ખાલી લખતા નતા એમ એ વાત મને ખબર પડી જોડાયા છે હેલો જેજી મારો અવાજ સંભળાય છે આપનો અવાજ અહીંયા નથી સંભળાતો હા અહીંયા અમે થોડી વાર માટે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા ફરીથી જોડાયા છીએ તો એ વાત આપણે વિચારી રહ્યા હતા કે માધવ ભટ્ટ કાશ્મીરી લેખન વિદ્યામાં બહુ કુશલ હતા તો એમણે પોતાની એ કુશળતાનો ઉપયોગ મહાપ્રભુજીની સહાયતા માટે કર્યો મહાપ્રભુજીનું જીવન આપણે જોઈ શકીએ છીએ કે આટલી નાની અવસ્થામાં ત્રણ વખત ભારતનું પરિભ્રમણ કર્યું દૈવી જીવોને શોધ માટે અથવા તો દૈવી જીવો છે મહાપ્રભુજીને પ્રાપ્ત કરી શકે એટલા માટે એટલું કરતા પોતે પોતાનો વર્ણાશ્રમ અનુસારના જે કર્તવ્ય ભગવત સેવા નિશ્ચિત પ્રવચન અને સાથે સાથે તે સમયે જે પણ પંડિતો ચર્ચા માટે આવે તો એમની સાથે શાસ્ત્ર ચર્ચા કરવી અને ઉપરાંત આટલું બધું ગ્રંથ લેખન તો માધવ ભટ્ટ કાશ્મીરીને કારણે આપણને મહાપ્રભુજીને આ કાર્ય કરવામાં બહુ સરળતા છે આપણે એમ કહી શકીએ કે મહાપ્રભુજી ભગવદ અવતાર જ છે પણ જેમ કૃષ્ણાવતારની અંદર પાંડવો વગેરે દેવતાઓ રાજકુલની અંદર એમનો જન્મ થયો અને બધું જ કાર્યને કરવામાં એટલે દુષ્ટોનો સંહાર કરવો વગેરે કાર્યમાં એમની ઉપયોગીતા સાબિત થઈ એવી જ રીતે રામાવતારની અંદર હનુમાનજી જાંબવાન સુગ્રીવ અંગદ વગેરે આ બધા ને વિભીષણ જેવા છે તે એ બધાની ઉપયોગીતા અવતાર કાર્યને સંપન્ન કરવામાં થઈ એમ કે મહાપ્રભુજી પોતાના પારમર્શની વિચારથી તો બધું કરવા છે સમર્થ હતા પણ માધવ ભટ્ટ કાશ્મીરી કૃષ્ણદાસ મેઘણ પછી એક બીજા મહારાજ ભગવતજીની કથા આવી કે જે આટલું બધું સામાન લઈને એને સાથે ફરતા તો એ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુએ જે કાર્ય કરવા માટેની આજ્ઞા કરી છે શ્રી મહાપ્રભુજીને એ કાર્ય શ્રી મહાપ્રભુજી સુંદરતાથી કરી શકે એટલા માટે પ્રભુની જ પ્રેરણાથી આખી મહાપ્રભુજીનો એક પરિકર બન્યો અને એ ભગવદ ઈચ્છાથી એ પરિકર કોઈક સમયે એક ભેગો થઈ ગયો અને આ બધું કાર્ય સારી રીતે થઈ શક્યું આમાંથી એ પણ છે કે લેખન અભ્યાસ કરતા ત્યારે તે તેમનું ભણવાનું પણ ભેગું ભેગું તેમનું થઈ જતું હતું તો આપણે કોઈ પણ અગર કાર્ય કરીએ તો આપણે તેને સમજતા સમજતા કરવું જોઈએ અને આપણે અગર ન ખબર પડે તો આપણે ગુરુને પૂછવું જોઈએ પછી આમાંથી એ શિષ્ટાચાર જોવા મળે છે કે આચાર્યજી તો તે મોટા કહેવાય અને ગુરુ છે ગુરુ છે તો તેમણે તેમનાથી મતલબ આસન ઉપર બેસવાનું નહીં એટલે ઊંચા આસને નહીં અને નીચે બેસી અને તે પગ દેખાય નહીં તેવી રીતે તે બેસતા તો એ શિષ્ટાચાર જોવા મળે છે સાચી વાત ઓર બીજા કોઈને કંઈ કહેવું છે પૂછવું છે આ પ્રસંગમાંથી જે જે મને આમાંથી એ ખબર પડી કે જ્યારે પણ મહાપ્રભુજી પોતાના વચનામૃતથી એમને લખાવતા ત્યારે લખતા લખતા એ સમજતા પણ એમ સમજ્યા વગર ખાલી લખતા નતા એટલે એ વાત મને આમાં જોવા મળે છે કે ખાલી એમ જે કાર્ય છે એ કરતા નતા પણ એ કાર્યને સમજીને પણ કરતા હતા એમ જે જગ્યાએ એમને સમજમાં શું આવતું તે જગ્યાએ મહાપ્રભુજીને પૂછી લેતા અને પછી મહાપ્રભુજી એમને સારી રીતે સમજાવી દે હા સાચી વાત છે સુંદર કહ્યું આપણને આમાંથી આપણને એ સિદ્ધાંત ખબર પડે છે કે આપણે હંમેશા ઠાકોરજી સામે મોટા આસન પર ન બેસવું જોઈએ અને પગ ન બતાવવા જોઈએ હા સાચી વાત છે ઠાકોરજી સામે જ નહીં પણ કોઈ પણ આદરણીય સન્માનનીય હોય વ્યક્તિ એમના સામે પણ પગ દેખાય એવી રીતે ન બેસવું એ ઉપરાંત નહીં બેસવું એ પણ વિવેક છે હા જે બોલતા ના હોય મ્યુટ કરી દો પોતાના ફોન ને અને કેવું હોય તો બોલ એવા ખબર પડી કે એટલે આપણે કોઈ દિવસ આપણે ગુરુ કે આપણે તારો અવાજ નથી સંભળાઈ રહ્યો કે રાજીવ છે રાજીવ છે પણ તારો અવાજ કેમ નથી આવી રહ્યો અમારે ત્યાં પ્રોબ્લેમ હોય એવું પ્રોબ્લેમ હેલો જીજી હા હવે થોડો થયો જેજી મને આમાં એ વાત ખબર પડી કે અહિયાં એટલે આપણે ઠાકોરજી કે આપણા ગુરુ સામે આપણા પગ એવી રીતે ના બેસવું જોઈએ એ આપણા માટે સદાચાર છે અને બીજી એ વાત ખબર પડી કે બધાને શ્રી ભાગવત સમજાય એવું નથી એમાં બધી બહુ બધી ગુડ વાતો છે તો એ બધા વૈષ્ણવોને એટલે બધા પુષ્ટિ માર્ગીઓને સમજ પડે એમના માટે શ્રી એટલે શ્રી આચાર્યજીએ એની પર સુબોધિનીજીની ટીકા એટલે ભગવતજીની ટીકા સુબોધિનીજી કરી હા હા સાચી વાત રાજીવ કર આગળનો પ્રસંગ जी जय जी वार्ता प्रसंग चार और एक समय श्री आचार्य जी महाप्रभु परदेश रहते तब माधव भट्ट संघ है श्री सुबोधिनी लिखते सो एक दिन पिछली रात्रि को माधव भट्ट लघु बाता को उठे तब चोरन ने तीर मारियो सो माधव भट्ट को लागो सोफिया तेरेजी महाप्रभु को नाम लियो और नाम लेती माधव भट्ट की देह छुटी तो वैष्णव ने इनकी देह को संस्कार कियो पाछे एक वैष्णव ने श्री आचार्य जी से विनती करी महाराज माधव भट्ट सारिका भगवदीय को यह प्रकार मृत्यु क्यों भई तब श्री आचार्य जी श्रीमुख से कहे माधव भट्ट के परलोक में तो कछु होनी है नहीं परंतु इनको एक भगवत अपराध કર્યો હતો તાકો દંડ પાયો तब वैष्णव ने पूछो जो महाराज ऐसो कहा अपराध કર્યો હતો तो तब श्री आचार्य जी आज्ञा करे जो ये पहले अपने सेव्य श्री ठाकुर जी की सैया फूलन की बिछावते तो तब एक दिन फूलन में अनजाने सुई रह गए तो माधव भट्ट ने जानी नहीं तो तब वह सुई श्री ठाकुर जी के अंग में स्पर्श गई तो ता अपराध से यह ऐसो गयो है परी याकी देह सावधानता तो भगवत नाम ले छूटी है ताते याको कछु बाधक नहीं है ये श्री नाथ जी के चरण अरविंद पाए अब कछु कर्तव्यता रही नहीं सो माधव की देह छूटी तब श्री आचार्य जी कहे अब सुबह अब श्री सुबह अब श्री अब श्री सुबोधिनी जी रही भगवत इच्छा इतनी प्रकट करण की थी तो माधव की वार्ता कहाँ तय कही है હા સુંદર પેલા તું કે આમાં તને કંઈ કહેવું હોય તો રાજીવ જેજે મને આમાં એ વાત ખબર પડી કે આપણે શ્રી ઠાકોરજીની સેવા કરતી વખતે એકદમ એકદમ સાવધાન નીતિ કરવી જોઈએ આપણે એકદમ એટલે આપણને નાના પણ નાના અપરાધ ના થવો જોઈએ એવું આપણે ધ્યાન રાખવું हाँ साची बात और कोई और एक समय જે આચાર્યજી પરદેશ હતે તો માધવ ભટ્ટ સંઘ હતે એટલે આમાંથી એ સમજાય કે માધવ ભટ્ટ આદિ વૈષ્ણવો એ આચાર્યજીના સંઘ જ ચાલતા એટલે જે આચાર્યજી જ્યારે પણ ક્યાં પણ જતા તો વૈષ્ણવો કોઈક તો તેમના સાથે હોતા પછી માધવ ભટ્ટ લડતા હતા ત્યાર પછી તે બહાર જાય છે તો તેમને તીર લાગી જાય છે તો તેનું કારણ જોયું કે શ્રી ઠાકોરજીનું એટલે તેમનાથી એક ભૂલ થઈ ગઈ હતી તો આપણે ફલ નું જોયેલું હતું કે ઠાકોરજીને ભૂલ થઈ ગઈ તેમનાથી તો તેમને આટલો બધો અપરાધ એટલે તેને દંડ મળ્યો તો ફળરૂપ તેમને તેમની દેહ તૂટી ગઈ તો આ જન્મનું નું ફળ તેમણે ભોગ્યું ભોગ્યું પછી તેમણે શ્રી આચાર્યજી નું સ્મરણ કર્યું તો એમણે કહ્યું કે આગળ શ્રી આચાર્યજી આગળ કરે છે કે તેમને એમની લોકમાં કઈ હાનિ નથી એટલે અંતે જેવું આપણે સ્મરણ હોય તેવું ફળ મળે છે કેમ કે આગળથી મહાપ્રભુજીએ એ વાત આજ્ઞા કરી કે બારો વર્ષને અંત સમયમાં સાવધાની સાવધાનીપૂર્વક પ્રભુનું સ્મરણ કરતા કરતા દેહ છોડી એટલે અંત સમયમાં ભગવત સ્મરણ રહ્યું એનો પ્રભાવથી એમનો આ અપરાધ છે એ અપરાધ પણ ટળી ગયો ક્ષમા થઈ ગઈ એમ અથવા ભોગવાઈ ગયો એનો દંડ ઘણામાં એવા જોવા પડે છે કે માધવ પર થી અપરાધ થઈ ગયો પણ એને એનો દંડ મળે પણ એને પલ્લવ માતાને નાથજીને ચરણામૃત જ મળ્યા એટલે ખાલી દંડ ભોગવા માટે એને જેટલો અપરાધ કર્યો એ પ્રમાણે એને દંડ મળ્યો ભૂલ પણ નાની હોય પણ અપરાધો નું ફળ તો સરખું હોય છે એટલે ચોરી આપણે જોયું હતું શંકરસિંહ અને લિંગેન્દ્રસિંહ નું કે તેમને અપરાધ ખાલી એટલું કર્યું હતું કે તેમના ભાઈના બગીચામાંથી એક ફળ તોડી અને તેમને ભૂખ હતી તો તેને પૂરી કરવા તે ફળ તોડીને ખાધું તો સગાભાઈને ત્યાંથી પણ લીધું એમને પૂછ્યા વગર તેમના બગીચામાંથી તો પણ તે ચોરી થઈ તો રાજાએ તેમના દંડ સ્વરૂપ ખાત કાપી દેવાનો આદેશ આપ્યો તો અપરાધ ભલે નાનો થાય પણ દંડ જેના બધા સરખા જ હોય છે કોઈને કઈ કેવું છે ઠાકોરજીની સેવામાં આપણે પશુ ધ્યાન રાખવું જે જેમાં નામ એ વાત ખબર પડે કે આપણે જ્યારે પણ આપણે એવું લાગે કે સૂચવાની તો આપણે સતત ઠાકોરજીનું નામ લેવું પછી આપણા ગુરુનું નામ લેવું જોઈએ અચ્છા સિદ્ધાંત ખબર પડે છે કે આપણે સેવા કરે બહુ ઉતાવળ ન કરવી જોઈએ સાવધાની રાખવી હા સાચી વાત છે સાવધાની રાખવી જોઈએ એક પ્રશ્ન છે હા બોલ કે એટલે એમને એમના એટલે એમને તીર તીર વાગ્યું તો એમને એટલે છે આચાર્યજીનું નામ કેમ લીધું છે ઠાકોરજીનું નામ કેમ ના લીધું એટલે કે એમને એમનો સંગ હતો એટલે એવું કર્યું એટલે છે આચાર્યજીનો બહુ પહેલેથી સંગ હતો એટલે એવું એટલે મોઢા પર આવી ગયું છે આચાર્યજી નું નામ હા હોઈ શકે અને બીજું એ પણ છે કે એમને જેમ શિષ્યોને અન્ય શિષ્યોના ચરિત્રમાં જોઈએ છીએ ને કે એમને ભગવત ભાવ હતો છે મહાપ્રભુજીના પ્રત્યે તો એ જ રીતે માધવ ભટ્ટ છે એ પણ ઠાકુરજી અને મહાપ્રભુજીમાં અંતર ન જાણતા હોય એવું પણ સંભવ છે તેમની બે તૂટી કેવી રીતે માધવ ભટ્ટની તો તેમણે કહ્યું કે શ્રીનાથજીના ચરણોમાં શ્રીનાથજી શ્રીનાથજી કે ચરણારવિંદ પાડે એટલે તેમણે શ્રીનાથજીના ચરણારવિંદ પાડ્યા તો તેવું એમને કહ્યું જેવી રીતે રૂકમિણીજી જે છૂટે છે તો કહે છે કે કહે છે કે ગંગા રૂકમિણીએ ગંગા પાડી તો જે આચાર્યજી કહે છે કે રૂકમિણીને ગંગાપાઈ ના કહો પણ ગંગા રૂકમિણીજીને તો આપણે કોઈ પણ મહાપુરુષ કે આવો હોય તો આપણે તેમના માટે માનવા શબ્દ તીર્થ આમાં તો ભગવત નામ લેટ છૂટી એવું જ છે મહાપ્રભુજીનું નામ લેતા દે એવું આમાં નથી ફરી યાદ आचार्य जी महाप्रभु को नाम लियो और नाम लेते ही माधव भट्ट की देह छूटी અચ્છા ઉપર રાત છે અને નીચે જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે ને એમાં એમ આવે છે કે ફરી યાકી દેહ સાવધાનતા તો ભગવત નામ લેત છૂટી સાથે આખો પછી બાધક નહીં પણ ગમે તે હોય બંનેમાં કઈ ફરક પડતો નથી પણ વાર્તા પ્રસંગમાં આ બે વાતમાં થોડું અંતર છે એટલે એમની લીલા પ્રાપ્તિ થઈ ગઈ એટલે હવે ફરીથી કોઈ જન્મ કે અન્ય કોઈ સાધનોમાં એમને કરવા પડે પોતાના ઉદ્ધાર માટે એની હવે આવશ્યકતા રહી નહીં એમ એવું તાત્પર્ય સમજ મને આમાંથી એક પ્રશ્ન હતો કે સ્ટાર્ટિંગમાં એટલે જ્યારે વૈષ્ણવ એમનાથી પ્રશ્ન કર્યો ત્યારે મહાપ્રભુજી એમને એવું કીધું કે એમને આમનાથી એવો અપરાધ થયો કે એટલે એમની દેહ છૂટી એ જાતની ઉત્તર ક્રિયા વગેરે કે એનું કોઈ વિશેષ કર્મ મરણોત્તર એવું બધું કરવાની આવશ્યકતા નથી એવું પણ સમજી શકાય હા આદિત્ય બોલ મને આમાંથી એક પ્રશ્ન હતો કે સ્ટાર્ટિંગમાં એટલે મહાપ્રભુજીએ વૈષ્ણવ જયારે પ્રશ્ન પૂછ્યો તો ત્યારે મહાપ્રભુજી કીધું કે એમની એમને જે અપરાધ કર્યો હતો એના લીધે એમની દેહ ચોંટી અને પાછળ એટલે મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીની સુબોધિનીજી આટલી જ કરવાની ઈચ્છા હતી એટલે પછી જે આમ બે વાત છે તો બે વાત મહાપ્રભુજી બતાવે છે આપણે જે એવી રીતે વાતને લેવું જોઈએ નહીં આમાં જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને કે સબ આચાર્યજી કહે અબ શ્રી સુબોધિનીજી રહી ભગવદ ઈચ્છા એટલી પ્રકટ કરવાની હતી એટલે માધવ ભટ્ટ કાશ્મીરી દ્વારા સુબોધનીજીનું લેખનનું કાર્ય પ્રભુ આટલું જ કરાવવા ઈચ્છતા હશે એટલે આ રીતે પણ માધવ ભટ્ટ કાશ્મીરીને પોતાની પાસે લઈ લીધા એ રીતે આને સમજવું જોઈએ છે સારો આપણો સમય થયો છે આપણે કાલે પછી આગળ લઈ જય જય રામ